સુધાર્થા અને વસ્તુ છે જરૂરિયાત જાય અને છોડવાની વસ્તુઓ માં જાય બે જ વસ્તુ છે માયા કોને કેવાય ઓળખાવો માયા કોને કહેવાય એ ઓળખાવો માયા કોને કહેવાય માયા માયા માયા આ લોકો છોકરાને બે ત્રણ વચ્ચે છોકરો જુએ એટલે લઈને ઉઠીને દબાવવા છે હાથીએ તો વાઘ ને લીધે જયારે વધારે ડબી જાય ને ત્યારે છોકરી બહુ ડબાય એટલે બસતું કરી જો માયા રંગ તો જુઓ આ માયા રંગ માયા છોકરી બસતું કરી આ માયા રંગ છે બહુ ડબાઈ એટલે છોકરી બસતું કરી જાય શું થાય કૂતરા માયા કરે પછી આમ પપ્પા પપ્પા કરે પણ જીભ ચાલે માર મત કરે બરાબર જીભ તે પંપાઈ મોટું કર્યું ને વિતરાગ રહે ધ્વંત તો મારા કથે વિતરાગ સ્થિત રહે રાગ દેશમાં પડેલો માણસ વિતરાગ સ્થિત હું કપિલ વિશ્વ એ જ માયા હું કપિલ વિશ્વ એ જ મોટા મોટી માયા કુ કપેલી બેસીયુ કેપેલીનો ઓલ પાર તરંગ છે લોકોની આપણે હું કપેલી બેસીયુ ઇધ ફર્સ્ટ ટાઈમ મેલી રંગ મેલી કપેલી અંતે ક્યાં આઈર ડોઈંગ ટેક અ ડાંગ વિથ અ મામલ તો અને કાખો તો અને પૂરો તો હું જઈન છું બધી રંગની કુછ નથી દે હું કપેલી છું આ રંગ દેખો જામુરી હોય કે ઓલી ડાઈટિક હોય રી ડાઈટ વિલેલે સબ્યક્ત છે તારું પેલું કોણ ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ મિલી કહેશે રોંગ જાણતા નથી પોતે અને પછી ફ્રેક્ચર કરી શકે કરી શકે ધ્યાન દઉં ધ્યાન બંધ થાય અને સંયમ થી મોક્ષ છે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરાવવાની ક્રિયા જ્ઞાની માર્ગ પૂર્તિ માર્ફત થાય એને એને રિક્ષા કહેવાય છે એને શું કહેવાય છે દીક્ષા એ દીક્ષાથી સંયમ આવે અને સંયમથી મોક્ષ આવે આ જે સંયમ બહાર લેવાય છે એ એવા સંયમ છે સાચો સંયમ નથી આ બહાર કે સંયમી પુરુષો આવ્યા છે વ્યવહાર લોકો કે છે સંયમી પણ સાચો છે ભગવાન ના કે ભગવાન ના ભગવાન તો કુત્યાગ કે કુત્યાગ કુતક કોઈ ગુરુ ગુરુ કે ભગવાન અહીં ચાલે ભાવ ભાવ ચાલુ છે બધામાં ભાવ ચાલ્યા કરે નહીં સંયમી કોણ કે જેને આઠ જણ લોકો હતા એ સંયમ તો કોઈ વાતચીત કરતા જ ભાઈ બે વાત કરી એવી બીજી વાતચીત મૂકજો મૂકો વાંચાય નહીં આ બધું આપણું પોતાનું જ છે બધું પણ કોઈ કીધું નથી દરેક જીવ ક્યાંથી આવ્યા હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે ત્યાં ઉતર્યા કોઈ ઉતર્યા કોઈ અહીં ઉતર્યા બધા ટ્રેનમાં આવે તો જાય છે બીજે ક્યાંથી આવવાના પણ એનું ઠેકાણું તો હોય ને મુંબઈ થી આવ્યા એનું ઠેકાણું તો આયા ક્યાંથી આયા ક્યાંથી આયા હા એ અનંતકાળ થી આયા ચોક્કસ દેખાય છે છે છે જ જ છે આ કઈ ઉત્પન્ન થયેલું હોય કે આ જાય કરે ઉત્પન્ન થવું થતું નથી આ તમે અહીંયા આવો ને જોડે દેખાતી આટલા જગ્યામાં બહાર પાછું કોઈ ત્યાગ કરજો શું કહું ત્યાગ કરે તો આપણે એને કહીએ અને ભગવાન માટે તેવું કહીએ બધા સંતો કહે ને ભગવાન ગોડ ઇસ ક્રિએટર છે અમે કહેવા લાગીએ આની વાસ્તવિકતા હોય શું હોય વાસ્તવિકતા હોય બાર ક્રાંતિ વાસ્તવિકતા એ જ્ઞાન ક્રાંતિ જ્ઞાન ગોડ ઇઝ ક્રિએટેડ એ બધું ક્રાંતિ જ્ઞાન છે એ એમની ભાષા બરોબર છે સુભાષ સૂત્ર માટે માર્ગ છે કેવો છે અને આ શુદ્ધ માર્ગ છે શુદ્ધ માર્ગમાં ના જોઈએ ક્રાંતિ ત્યાં આગળ ક્રાંતિ જ છે તો કોઈ જીવને શરૂઆત કરી શુદ્ધ હોઈ શકતો નથી કોઈ જીવને શરૂઆત થી શુદ્ધ માર્ગ તો શકે નહીં ને પહેલા તો અશુદ્ધ શરૂઆત જ દાખલ તરીકે બાળપોથી ભણે શરૂઆત કહેવાય અને પછી નજીક જાય બાળપોથી ભણે એ શરૂઆત કહેવાય બાળપોથી ભણે એ શરૂઆત પછી મેટ્રિક મારી વાત એકાદ આશ્રમ સમજી જાય તો બધું ભણી વધશે ના ભણ્યો હોય એવી સમજ શક્તિ છે તો મેં તો બરાબર છે નાની બાળક એટલે કોઈ બાર પછી બનલો કોઈ ત્રીજી બનલો કોઈ કેવી રીતે હોય જુદી જુદી કક્ષાઓ છે અને વિકાસ પણ કામ થાય છે આ એક અવતારથી નથી આ ભાઈ અનંત અવતારથી ભટક ભટક કરે છે બહુ અવતાર સુધી છે મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ઝોપા સુધી પહોંચેલા ચાલે છે અને ત્યાંથી પાછા ભરેલા છે અને પાછા એ કર્યો માયા એટલે કોણ ઓળખાય ચીજ ઓળખાય એની શું સમજ છે એના બધું ઓળખાય ત્યાં ડેવલપ બધા થયેલો છે કે નહીં નાખી મોટા મોટા સંત હોય ને પણ સંજોગ નાખીને બધું એ કરવી પડતું હોય ત્યારે સંજોગ રહેવું પડે શું થાય છૂટકો બધું સંજોગોની દુનિયા છે અને પાછું ભજન છે ભજન નથી છે ક્રિસ્ટન પોતાની જાય થયું છે આપતવાણી માંથી કે આપતવાણી માંથી વાંચી બે બાર તમારે તો પૂછવું નથી કે થયેલું ખરાબ સંભી ગયું જગત જગત સમજી લીધું આજે જાણેલું હતું ને તે બધું ખોટું હતું બધું લૌકિક જ્ઞાન હતું શું હતું લૌકિક હા અહીં આવે તો બધું એનું ખોટું પૂછવું નથી ભાઈ વાત પૂછો બીજા પ્રશ્નો ધરતી પર મનુષ્ય જો વધારે વધારે કોઈ પણ પ્રાણીને જો ટોર્ચર કર્યું હોય કે પાપ કર્યું હોય તો ગાય સાથે કર્યું ગાયના વાછેડાને નપુષક બનાવ્યો એની પાસે કઠોર કામ કરાવડાયું અને આટલા બુરા કૃત્ય કર્યા બાદ પોતાના પાપી કૃત્યને ઢાંકવા માટે મનુષ્યએ ગાયનું પૂજન કરવાનું શરૂ કર્યું આટલો મોટો ઢોંગ મનુષ્યએ કોઈ પણ પ્રાણી સાથે નથી કર્યો પોતાના કોઈ આવા પાપી કૃત્ય માટે મનુષ્ય બીજી કોઈ જગ્યાએ નથી કર્યો એ બાબતમાં દાદા ભગવાન શું કહેવા મનુષ્ય ગાય સાથે જે વર્તાવ કર્યો છે એવો કોઈ પણ જનાવર સાથે ગેરવર્તાવ કર્યો નથી એનું દૂધ લીધું એના વાછરડાને છે તો નપુસક બનાવીને એની પાસે બહુ કામ લીધું અને આ બધું કર્યું અને પછી પાછું ઉપરથી ગાયનું પૂજન કરીને પોતે જે કઈ પાપ કર્યું દુષ્કૃત્ય કર્યું એને દહન કર્યો કે છે એને આ ગાય ગાયની પાછળ જે દુષ્ટ કૃત્ય કર્યું તો એને ઢાંકવા માટે પાછું એને પૂજા કરી એટલે ઢોંગ કર્યો તો કે હા મનુષ્ય આવું કર્યું કે છે તો આ રીતે આપ શું કહેવા માંગો છો એવું કશું કર્યું નથી એવું કશું કર્યું નથી એ તમને દેખાય છે આપણે બધા પટેલ છીએ જાણીએ છીએ ગાયના વાછેડાને નપુંસક કેવી રીતે કરવામાં આવે છે બહુ જ એક ટોર્ચરિંગ કામ કરતા હોય એ આજે ગાયના વાછેડાને નપુંસક કરે છે ગાયના વાછેડાને નપુંસક કરે છે એ તો કે બહુ ટોર્ચરિંગ કામ કરે છે અને બહુ ટોર્ચર કરે છે નહીં નપુંસક કરનારા નપુંસક કરે છે જે નપુંસક કર્યો હોય બીજાને તેને નપુંસક કરવામાં આપણા ફાયદા માટે કરીએ આપણા ઓર્ડર નપુસક નહીં કરતા જયારે કોઈને નપુસક કર્યો હોય ત્યારે પકડી નપુસક કરે એટલે બદલો આપે બદલો નાખવો જોઈએ આ જગતમાં જે દેખાય છે બધા બદલા છે નવું નથી રિવેન્જ જે દેખાય છે બધા બદલા છે પરિણામ હશે પણ મારે કહે આ ભારત ને ખાંસી કહે છે એટલે ધમતીરે પાસે ના કહેવાય તો પહેલે જ રીતે કહે કે એ તો ખાસી ના કર્યો હોય ધમતીરે પાસે છે કાશી કહે ધમતીરે શું કે એવું લોકો નહીં પાડતા એ લોકો પાડતા એટલે કાચી કરેલા જેવા જે એવું હોય કાચી કરેલા ને ફેર છે એમાં ખાસી કરી અને નપુષક કર્યો એ ખોટું કૃત્ય છે સાચું કૃત્ય છે એ નિર્ણય આપણે નથી લેતા પણ એ કર્યા બાદ મનુષ્ય પાસેનું પૂંજન કરીને દોડ કેટલો કરે છે આ જે ખાસી કરે છે એ વસ્તુ બાજુ મૂકે પણ એ કર્યા પછી પણ મનુષ્ય ગાય નું પૂંજન કરે છે ખોટો ડોળ કરે છે ના એ ખોટો ડોળ નહીં કરતા ખોટો ડોળ નહીં કરતા આપણે પૂજન કરે કારણ કે એમને જ્ઞાન છે કે સાપમાં યોગી પુરુષો આવે છે કોણ આવે છે યોગી પુરુષો આવે જે બહુ શોધી હોય છે ને તેમનો જાનવર થાય ત્યાં આવે છે પછી મારે સુધારો એટલે આપણા લોકો યોગી પુરુષ તરીકે દર્શન કરે છે આ નાગ પૂજા કરે છે અત્યારે કોઈ પાપને આધારે આવો થયો પણ આપણે પૂજા કરો શું ને અને આ ગાય એ ગાય સંતો વાળી આવે કરા જાનવરનું ધન થાય ને તો સંતો આમાં આવે ગાયમાં આવે બધી રીતે ઉચકારી હોય ને એમનું દૂધ ઉચકારી હોય એનું સાણ ઉચકારી હોય એનું પીડી ઉસકારી બકરી પૂજા નહીં કરતા ગજર પૂજા નહીં કરતા કુતરા ની પૂજા નહીં કરતા અને આમની ગાય અને તેની બધું વેચાણ કહ્યું નાગ નહીં બે પૂજા એટલે બહુ તટસ્થ વૈજ્ઞાન છે ગપતું નથી આ જગત બિલકુલ કોઈ જગ્યાએ જપતું નથી અચ્છા બીજો સવાલ મારો છે એક જગ્યાએ એક માણસ કોઈનું મર્ડર કરે અને એક સોલ્જર લડીના મેદાનમાં હજારો માણસોને મારી નાખે ભગવાનની દ્રષ્ટિએ શું ગણાતું હશે એક એક માણસ કોઈનું ખૂન કરે અને બીજી બાજુ એક સોલ્જર લડાઈના મેદાનમાં હજારો માણસોને મારી નાખેલી તો ભગવાનની દ્રષ્ટિએ આ બંનેનું શું મૂલ્યાંકન ભગવાનની દ્રષ્ટિએ શું છે એમાં શું કરે છે એને ભગવાનની દ્રષ્ટિએ ગુનેગાર કરવામાં આવે ગુનેગાર કરવામાં આવે અને પેલો હરિમાં હજારો માણસ ત્યારે ગુનેગાર કરવામાં નહીં આવતો આપણે નથી ગણતા પણ ભગવાન શું ગણતો હશે કમાન્ડર નો ઓર્ડર પાડવા માટે નીકળ્યો છે એનો હેતુ પૂરું કરવાનો નથી કમાન્ડર નો ઓર્ડર પાડવાનો શું છે જેનું મૂળ ખાતું હોય તેનું કાર્ય કરવા માટે અને આ કુળ કરનાર તો પોતે જાતે જ કુળ કરે છે અગર એવું ગણે કે કોકે કરાવેલું હોય તો બે ભાગે વેચી જાય કરાવનારને અને કરનાર બંનેને ભાગ વેચી જાય સમજ ને તો ખૂન કરવું એ તો બહુ મોટો ગુનો કહેવાય ખૂન કર્યું કે ખૂન કરનારો ગુનો અને જેનું ભૂલ થયું તેનો પોતાનો વિકાસ જેનું ભૂલ થયું તેને પોતાનો વિકાસ તેને કશું કરવું નથી પોતાનો વિકાસ બની ગયો અને ભૂલ એને ગુનો કર્યો તે જયારે હવે હિસાબ મળશે ત્યારે અત્યારે હિસાબ મળ્યો નથી એ જયારે પકડાશે ત્યારે હિસાબ થશે અને જયારે ભૂલ થયું ત્યારે હિસાબ બની ગયો તમારે વકીલ શું કે આંખે દેખ્યું કે મેં કરું આંખે દેખાય કે પાછી મોતિયાવાળી વાત થઈ માથે ભાઈ મોતિયાવાળી છે કોઈ આવી છે કોઈ આવી છે કાળી ના મંદિર માં બળી આપે છે એ પાપ છે કે પુણ્ય કાળી ના મંદિર માં બળી ચડાવે છે તો એ પાપ કે છે કાલિકા માતા ના મંદિર માં બળી બળી ચડાવે છે ને બકરો તો કે પાપ કેવાય કે પુણ્ય કેવાય કે સરાવનાર આપણે પૂછીએ રે કે તારે તું શું માનું છું આમાં ત્યાં હું પૂરી કરું છું શું બકાર પૂછીએ તું શું માનું છું ત્યાં આ પૂરી માણસ છે તો બધું પૂછીને તારે કાર્ય ત્યાં નીકળ્યા નહીં ચાલો બધા પૂરી છે ત્યારે માનનાર કે હું પૂરી કરું છું માતાજી કે એ ધરે ના કહેવાય નહીં બધું પગલા રહે પોતાની જવાબદારી છે જે કઈ કરવું છે એ બધી પોતાની જવાબદારી તરફી ને કરજો પછી પછી મનુષ્ય રહ્યો બકરો ચડાવો કે કોઈ માણસ ચડાવો કોઈ ના માણસ છે પણ ચડાવતી વખતે ખ્યાલ રાખ્યો કે હોલ ચોર સોળ રિસ્પોન્સિબિલિટી આપણી છે માતાજી મૂર્તિઓમાં શું છે પાપ પૂર્ણિમા તો જોવા દેવો પણ સોળ ચોર સોળ રિસ્પોન્સિબિલિટી આપણી છતાં એવા લોક છે કે એ મંસાહારી પોતે છે દેવ અને મંસાહાર માગે છે એવા જ છે આ બધું અંધેર નથી આ પણ એવું એકાદ દાખલા માટે બીજા એનો હો લાભ ઉઠાવે બીજા નભાવનો એ લાભ ઉઠાવનારા ગુરુ એકાદ દાખલો હોય છે કારણ કે મંસાહારી જેવો છે જેમ મંસાહારી જાનવર હોય ને એવા માંસાહારી દેવો છે મંસાહારી માણસો છે બધું છે ભૂત જંતર દંડ એમાં અમુક મંસાહારી હોય અમુક અમુક ના હોય શાસ્ત્રોમાં જે વચન આવે છે કે દેવોને તો માનસિક આહાર હોય આપણા જે સૌના આહાર હોય નહીં શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં એ વચન છે કે દેવોને કહે છે કે માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય દેવોને માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય સ્થૂળ આહાર ના હોય એ લોકોને એ તમે જુદા દેવાની વાત કરો છો એ દેવો જુદા દેવો એ ઉપરના દેવો બીજા બીજા ધોરો ભુવનલાથી વરસાદ જેવો છે આપણી નીચે છે તે ધોરણે આપણા જેવો આ છે તો અને મંસાહાર એવું કરે પણ મંસાહાર ફૂલ ના થાય ફૂલ નહીં એની સુગંધી ના સુગંધી ના પૂછ્યા ફૂલ ના થાય અને આ ઉપર લાવવા જેવું થઈ કે તો મોસાની સુગંધી ના લે એટલે આપણી જલેબી ને બધા એની અને સુગંધી ક્યાં થવાની જેટલા આપણે કશે ને યાર ને ધરાવી ખાવ દેવન ને જમો એમ કે

ઇન્દ્ર ખરી પડે કર્મને આધાર ના આપો તો કર્મ એના કાળે ખરી પડે આધાર આપો તો કઈ ના પડે એના આધાર આપે હું કરું છું એ આધાર આપે કયું સારી છે કે તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ પટેલને ત્યાં ભૈજી દરવાણીપુર ખત્રીપુર બરોડા સવાર તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈને ત્યાં સવારે જે એ તો અહંકાર જે ચાર્જ કરેલો એ નીકળે છે ને વિચાર દ્વારા એક્ઝેક્ટ મને આ વિચારો બધા આમ તૈયાર થયેલા હોય એટલે પેલા એ થઈ ગયું બધું વિચાર મેં લખ્યું છે પ્રતિષ્ઠિત આત્મામાં આ મન જે સ્પંદન સ્વરૂપ લખ્યું અને અહંકાર ભર્યો એમાં મન સ્પંદન કરે છે મૂળ બેઠા મન સ્પંદન કરે હા આ હું જે રિહર્સલ કર્યું તે વખતે વિચાર થઈ ગયેલા એ વિચાર અત્યારે આવે છે હું ઘટના સ્પંદન કરે છે હવે જો વિચારે નહીં તો પછી થાય નહીં એટલે પોતે વિચારે નહીં હવે પોતે નહીં વિચાર નથી બરાબર વિચાર હા હા એ મારો મુદ્દો કહેવા ભાગ એટલે અહીંયા આ જે આપણું લક્ષ્ય જે લક્ષ્ય શુદ્ધાત્માનું બેસાડ્યું છે એનું જે આપણું વસ્તુત્વ એની સમજણથી આપણે નિર્વિચારિત છીએ નિર્વિચારિત છીએ નિર્વિચારિત હા આ કન્સેપ્ટમાં બરાબર છે આગલો આ કન્સેપ્ટ એનું મિકેનિઝમ સમજવા માટે જે વાત કરી તમે આ તો પહેલાનો વિચાર કરેલો દેખાય બરાબર ઉત્પન્ન થાય નહીં બીજા પણ જે બરાબર સમજી ગયો આ તો આ જે આ મિકેનિઝમ આ બરાબર સમજવા માટે આ કેવી રીતે ઊભું થયેલું છે એ માટે આ અગાઉ અગાઉનું મિકેનિઝમ પ્રતિષ્ઠિત આત્માનું મિકેનિઝમ કેવી રીતે ઊભું થયું છે વૈજ્ઞાનિક રીતે એ સમજવા માટે આપણે કહ્યું કે મન પહેલા સ્પંદનો કરે છે મન એટલે એને નમ્ર અંદર આજે ગુના સ્વરૂપ છે હા એ બરાબર છે એ તો અત્યારની વાત હાજરી છે હા એ સમજણ એ તો બેઠેલી છે સમજણ શ્રીમદ રાત્રિ કઈ કર વિચાર છે કામ એના પર ક્રમિક મારું એવું જોઈએ ક્રમિક બરાબર છે અહીંયા આગળ વિચાર તો જડ વસ્તુ બરાબર છે એ તો બરાબર છે વિચારથી કર્મ બંધાય એવું હા એ ક્રમિક વસ્તુ હા એકદમ ઘણી વાર આપણે સમજી ગયું બરાબર આપસૂત્રમાં એક લખ્યું છે કે તત્વ સ્વરૂપે મેં તત્વ સ્વરૂપે મેં તમને હજી ન સમજાવ્યું તમે લખ્યું છે તો મેં પત્રમાં લખેલું તત્વ સ્વરૂપે મેં તમને ન સમજાય એમ તમે લખેલું છે કે જે સૂર્ય દર્શનમાં માન સૂરજમાં માનવું પડે તો તત્વ સ્વરૂપે જ્ઞેય એ તો જે આપ શુદ્ધની વાત કરો છો કે બીજી વાત કરો છો તમે આપતા સૂત્રમાં આપતા સૂત્રમાં તમે જે છેલ્લે બે લાસ્ટમાં એમાં એક બે તમે લખ્યું કે તત્વ સ્વરૂપે જણાય છે તત્વ સ્વરૂપે પણ એમાં લખ્યું છે કે તમને ન સમજાય તો હું જે સમજ્યો છું તો તમે એ આ ફૂટબોલ ની વાત કરો છો કે અહીં લાવજો ને અહીં લાવજો હા બરાબર અત્યારે યાદ ના ને હા સમજી બીજું આપણે બહુ થાય છે ભાવ આ તો બધું વિગતવાર જુદા જુદા ચાઇનીઝ કરી દીધી બધી રીતે સમજી જાય ના હા એ તો હા બરાબર એ લાવજો પુસ્તક હા ભાવ જો ઉભો થાય છે એ પ્રતિષ્ઠિત કરેલું જ્ઞાન દર્શન ને આધારે ઉભો થાય છે ને તો જે ભાવ ઉભા થાય છે ભાવ ત્યાં આપણે પ્રતિષ્ઠિત આત્મામાં જે આપણે વ્યવસ્થિત વ્યવસ્થિતને આધીન નથી ને આધીન મનસિક રીતે જે ભાવ ઉભો થયો એ આપણે જે જૂનું જ્ઞાન દર્શન છે એના આધારે ઉભો રહ્યો ને એટલે અત્યારે જે આપણું જ્ઞાન દર્શન છે એ તો ખાલી આ ધીરે ધીરે જોવા જ કરવા નથી શુદ્ધાત્માને લેવા દેવા નથી ને તો જુના જૂના જ્ઞાદર્શનના આધારે અને કર્તવ્ય નથી કર્તવ્ય નથી એટલે બરાબર એ માને તો કર્તવ્ય હા એ તો હું બરાબર એટલે પછી એક વાર નિર્મિત થયું એ નિર્મિત રીતે તમે મૂક્યું છે એટલે અત્યારે તો હવે સંપૂર્ણ પરસત્તા બની ગઈ ને એ પણ ભાવ સત્તા અને પોતે નિર્મિત રીતે ભાવમાં જોડાયો છે એટલે નિર્દોષ છે પોતે નિર્મિત રીતે એમાં જોડાયો છે એટલા માટે નિર્દોષ મૂકેલો છે ને નિમિત્ત નહીં નહીં આવે સુધારો સુધારે આપણે તો છૂટા થઈ જ ગયા આ તો નિમિત્ત નહીં કશું લેવા જાય એટલે તો પ્રાર્થ તો હવે નિમિત્ત તો રહેશે જ આપણે આ વધારે આપણે સિરિયસ થઈ જવું જોઈએ તમારી જોડે <laughs> જે કોઈ ગીતવાળામાં સિરિયસ થઈ જવું જોઈએ એ વસ્તુ આપણે વાત કરવી શુદ્ધાત્મા પોલીસ સ્ટેશન વાત નહીં લઈએ જ્ઞાતા ભાવ જે ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં બીજો તત્વ છે ને બીજો તત્વ હા તે દેખાય માટે ખરો જ્ઞેય તત્વ બીજો તત્વ પણ આ ખરો જ્ઞેય તત્વ સ્વરૂપે જે કહો છો એટલે પાંચ તત્વ છે બીજા કેતન સિવાયના હા ચેતન સિવાય બીજા પ્રાપ્ત થશે બરાબર છે તે જગ્યાએ તરીકે દેખાય ત્યારે ચેલું આવી ગયો કેમ ના થાય તે જગ્યાએ તરીકે દેખાય જયારે એ દેખાય નહીં હા કેવું ના હોય નહીં દેખાય નહીં મને દેખાતા નહીં એટલે તારે છેલ્લું કહેવાય છે હા તો બરાબર લાસ્ટ સ્ટેજ હા એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અવસ્થાની વાત હા એબ્સોલ્યુટ ના જોર ના થયો ત્યાંથી દેખાય તારે તારે એ ધ્યેય છેલ્લું આવી ગયું બરાબર હવે આ જ્ઞાતા ભાવ ગુણી ભાવે દેખાય આ જ્ઞાતા ભાવ ગુણી ભાવે દેખાય એટલે પોતાની આ શુદ્ધાર્થ જે પર્યાય છે એ પર્યાય હા એ પર્યાય છે એ ગુણ સ્વરૂપે દેખાય પર્યાય પોતે અને પોતે પછી જો દ્રવ્ય સ્વરૂપમાં જ બેસે દ્રવ્ય સ્વરૂપમાંથી જોવા કરીએ પર્યાય વગર એવું બને ક્યારે થાય દસમ હોય દસમ હા બરાબર છે થાય હા હા અને જ્ઞેય એક જ્ઞાતા ભાવે જે પોતાની પોતાની જે જ્ઞાનાકાર થવા માટે જે અવસ્થા થઈ એ અવસ્થાને દ્વેષ સ્વરૂપે જુએ એમ જ કહેવા માંગો છો ને જ્ઞાનાકાર પામતી અવસ્થા પોતાના પોતાના દ્રવ્યમાંથી પોતાના સ્વરૂપમાંથી જે અવસ્થા ઉભી થઈ એ અવસ્થાને જ્ઞે સ્વરૂપે જોવાની એમ કહેવા માંગો છો ને એ મૂળાત્મા મૂળાત્મા મૂળાત્માની વાત છે ને આખી તત્વ સ્વરૂપની બરાબર તો પછી જે છેલ્લી એક દ્રવ્ય તરફ વસ્તી છે પોતાના મૂળ પોતાના મૂળ સ્વરૂપના જે દ્રવ્ય છે એના તરફ દ્રષ્ટિ રહે તો જ આ જ્ઞે સ્વરૂપે દેખાય ને અવસ્થા પોતાની જે પર્યાય અવસ્થા છે શુદ્ધાત્માની પર્યાય અવસ્થા એને શુદ્ધાત્માની પર્યાય અવસ્થાને જ્ઞે સ્વરૂપે જોવાની એટલે પોતાના દ્રવ્ય સ્વરૂપમાં જ દ્રષ્ટિ બેસાવાની તો દેખાય ને સામાન્ય ભાવ સામાન્ય હા સામાન્ય ભાવની વાત કરું છું એ સામાન્ય ભાવ એટલે દર્શન આત્મા હોય હા બરાબર છે એટલે પોતાના આત્મામાં તમારે સ્વામી ભાવ બરાબર અને આ આ છે આ જે આજે તમે લખ્યું છે પાંચ તત્વો બાકીમાં એટલે એ તત્વ સ્વરૂપે જણાય એ વખતે આ છેલ્લી અવસ્થામાં તત્વ સ્વરૂપે જણાવવા જોઈએ હવે બાકીના પાંચ તત્વો એ તો તત્વ છે હા એ એટલે એ દર્શનના આધારે તમે ના કેવળ જ્ઞાન જ હોય છે એટલે સંપૂર્ણ અવસ્થા હોય છેલ્લી એ દેખાય નહીં દર્શનમાં ના દેખાય એક છેલ્લું જે દેખાય નહીં બરાબર એ કેવું જ્ઞાન થાય દેખાય તો આપણું સ્વરૂપ પણ જ્યાં સુધી અશક્તિ લાગે ત્યાં સુધી આપણું સ્વરૂપ ન હોય અને ઊંઘ ના આવે ત્યાં આપણું સ્વરૂપ નહીં આપણે કઈ પણ દુઃખ પડે એ આપણું સ્વરૂપ ન હોય શક્તિ લાગે અને દુઃખ લાગે એક ભાઈ ચાર પાંચ કહેતા હતા હા રાઈટ બાજુ રિહાઈશ કે છે મેં લીધેલું નહીં લીધેલું છે ને રિહા છે તે એને જોનારો કોણ તું નહીં રિહા છે તે જુએ છે કોણ છે તે ખરો છે જુઓ એટલે તાર જોયું રિહા જોઈ રહ્યો છે જે રિહા હોય તે રિહા જુએ આત્મા આત્મા ને જુએ આત્મા બીજી બીજી અવસ્થા ને જુએ જ આત્મા બીજી અવસ્થા ને જુએ આત્મા આત્મા ને એટલે આ બધું રિહા હોય છે રિહા ને જુએ ચીડેલો હોય તો ચીડે રહેવું એ ભાઈ એને કહ્યું બધું આ રિહાર ભાઈ નથી તું હા તું હા ભાઈ તો એવું છે એને એ એને આપવાનો ભાઈ છે જેમ તું જ કરી રહ્યો પછી એ તારો આપવાનો આ રિહાર છે તે રહે છે રિહાર ઉપર રિહાય છે એ ભાઈ ઉપર રિહાય છે રિહાર ઉપર રિહાય છે સોલ્યુશન આવે ને સોલ્યુશન કેમ રિહાયા કરે કોઈ ગાળો ગયા કરે અને એમ જ આત્મા બધા પર્યાય સુધી બધું આત્મા આમાં કઈ જગ્યાએ છે આ બધું થયેલું છે શેના આધારે કર્માધીન થી એના કર્મ કર્મ ફળ મળ્યા કરે એમાં શું લેવાની આપણે અવસરમાં કર્મ હોય એમાં આપણે શું લેવાનું કેવી રીતે આ છે જે આત્મા પ્રાપ્ત થયો હોય તો આત્મા જુઓ બીજું જેવું નથી પ્રાપ્ત બોલે આપણી ભૂલ છે એમ થઈને ચીવતભાઈ વળ્યું કે ચીવતભાઈ હજુ પાંચ વહેણ કહે કેટલા હતા આવું કરશે આરા ચીવતભાઈ વળ્યું પછી ડિપ્રેશન થઈ ગયા હોય તાર સાહેબ જોઈને થાબડાઈ કરા અને દાદા ચીવનભાઈ ને આ સુધી જે વરનારા લોકો હતા અને આ તો કોઈ નવો વરનારો નીકળ્યો ચુમનભાઈ ને આ સુધી ભરનારા બહાર ના હતા બધા અને આ તો દાદા આવો પોતાને બધા બધું આપણે વધીએ જ નહીં આપણે વધીએ કે આપણા જીવન આપણે વધે આપણા જીવન મને હવે આપડે પોતાનું લેવાનું ઘરે જેટલું જુદા ના થાય જે થઈ રહ્યું છે જે જાણે બની રહ્યું છે સાચું જેવું જાણે તો ન્યાય એ થઈ ફેરફાર નથી અન્ય લાગુ તો કલ્પના કરી રહી છે Brethren, brethren, brethren, let's get. Can I have you? So, hello. We don't have life, because we are all built with again, after nothing. આત્મા ના જોવે જે વિચાર હોય વિચાર હોય તે જોવે એ કૃષ્ણ જોવે એ વાત કરે જોતા બાળક નિસર્ગ તો નિસર્ગ કેમ દેખાયા છે મારે તમને હતો એ પૂરા અદ્રતનો એવો ન્યાય પર એને વિશ્વાસ છે કે આ ન્યાયમાં કોઈ ફેરફાર થવાનો નથી સાથે તો સુઈ રહ્યો છે આ ન્યાયમાં કોઈ ફેરફાર થવાનો નથી એવી એને શ્રદ્ધા છે એ તો એ સુઈ રહે છે નહીં તો તને લાગે કઈ થાય તો ઊંઘે જ નહીં બધું કરે એટલે લાગે ખાવાનું આવડી સમજાય દુઃખ આવી દુઃખ જે રીતે આવે છે આપણું આપણું એને આપણે આ સમજ આખી ઉભી રહી આ સમજ ને આખી તમે એમ નિવેદન લઈ નાખો તો આવું આપ્યું આવું હતું છે તમે જેમ બફારે હોય તો આપણે મેં તું ગયું ગયું નુકસાન ગયું તે કોલ કર્યું પછી એવા બધું ગયું ને એટલે ફરી તારી આપડે હાથમાં થયા આપડે એવું ના તો દાદા મની જાય છે એને મારા તો હવા તો બધું કહ્યું છે જ્યાં થતા રહે એમને પૂછો ને તમારી જોડે સાચી કોઈ વિચાર તમે કેવી વિચાર રાખો દાદા આપણી સામે કોઈ વિચાર આપણી આપણી સાથે કોઈ વિચાર તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો શું વિચાર કર આપ વિતરા ભાવથી રાખો જાગૃત નહીં એને મનાવાની ભાવના નહીં એને મનાવાની ભાવના મનાવાની ભાવના નહીં આપણને એમ લાગ્યું મનાવા તો વાપરી ગયું બિલકુલ બની

રસીકરણ દસગર માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની આપવા ભૂસોડી પડે બધા જાય ના પોતાથી અવરું થાય અવરું થાય પોતાથી અવરું થાય આવે ના આવે ના આવે આ બધા हित करे ધ્યાન બનાશે એ કશું કરે આપણે જવાબ નહીં આપણે વિચારે એ કશું કરે ત્યારે કરવા નહીં વાત કરવા નહીં નોટ કરો મોટી વસ્તુ કરે નિવૃત્ત કે એક મોટી વસ્તુ છે નિવૃત્ત કે એક મોટી વસ્તુ છે કે નોંધ જ કદી નહીં કરવાની નોંધ નહીં નોંધ નોંધ ભેદ કરાવે નોંધ ભેદ કરાવે નોંધ ભેદ